જેવું આખી દુનિયા સામ્રાજ્ય ના હોય પાસે આજ સુધી જગત ગુરુત્તમ જ બધું શીખવેલું લઘુત્તમ કોઈ તમે જ શીખ્યું દાદા હા લઘુત્તમ શીખ્યું મોટા મોટું અહંકાર કાઢવાનું આ બતાવ્યું તમે અત્યારે હા એટલે લઘુત્તમ મેં કહ્યું ગુરુ ભાઈ આ તો ત્યાં સારું કહ્યું અહીંથી બહુ નિશ્ચયમાં ગુરુત્તમ છું ઉપરી કોઈ નથી બાપો નથી જય સચિદાન સમજવી પડી તમને અત્યારે એવું જ છે ને દાદા પેલા પછી આનંદ ને દાદા ફરી ક્યારે આવશે ફરી આમાં જરૂર શું થાય તારી ભણા જ રહ્યા આખો આનંદ જ રાખે દાદા એ જો વારે ઘડી બોલાય બોલાય કરો એવા ને એવા પછી મારે કેવું પડે પછી મોડા ચડી કેવું પડે તમે તો ઓળખો ક્યાં નહીં વધતા અરવિંદ ના તમે એકલા બે ના લાયક કહીશું યાર કરી દીધી તારે શું છે કોઈ બહાર વાળું કે તો હમણાં રહીએ બરાબર પોતે જ પોતાને કહેતા થઈ જાય તો બહારથી અટકી જાય પોતે જ પોતાને કહેતા થઈ જાય તો બહારથી અટકી જાય લોકો બહારથી અટકી જાય ને બીજું શું થાય કે અહંકાર બુદ્ધિ બધી તારી પડી જાય શું બુદ્ધિ પહેવા દાદા ક્યારે યાદ હું પહેરતા બસ ક્યારે પહેરતા દાદા આ જગત ની અંદર એવા માણસો મળે ને જયારે બી મળ્યા હોય ને થોડા ઘણા બી હંબલ તે બધાને પાણી વગર ના કે એટલે આખી જિંદગી એવું જ જોયું પાણી વગર ના પાણી વગર કે અને વાત એવું જ કહેલું હોય પણ જયારે સમજણ પડે જાય એ પોતે જ પાણી વગર થઈ જાય સમજણ પડે તારે રગીલા જય શ્રી સચિદાન જય અમારે ફોડ પાડે તો અફઝલ પડે એવો છે ને સરસ છે લાગે છે તમારું નિવેડો લાવવો છે પછી એકલા હોય તારે પછી બધાને હાજરી બોલવું તે જુદું પાછું હું તો નિરૂપણ હોય તો બોલું શું બોલું અંબાલા ભાઈ તમે કેવા માણસ છો <laughs> એવું કહું શું બેઠા નિર્માણ કે વાતો કરતા શું કરું બધી કઈ ખોટગી વધી થાય છે દાદા તમે તો નિર્ભેદી ને એટલે નિર્ભેદી એટલે તમે દાદા ભેદ વગર ના એટલે તમે બોલો છૂટા પડીને બોલો દાદા છૂટું છે છે છૂટું હા છે ને છૂટું જ કર્યા તદ્દન છૂટું કર્યા તમે એનો ઉપયોગ ના કરો તમે એમ જોડે બે હિરવાડી ના વળી એટલે ન કયા એક જણા એક એટલે કાંતિ ને શું થતું એવું કર્યું છૂટતો નતો તો એક દાડો શું સમજો છું તારા તું બધી રીતે ના લાયક છું બધું તને ઓળખું કરે એમ શું કે કે એ પોતે ઠપકો આપવાનું કોણથી રડ્યા કરે કોણથી રડતો તો હું એમથી ઠપકો આપતો પણ બીજાને એવું કરવાનું ના પ્રમાણ કારણ કે એમાંથી તો બધું સાયકોલોજી ઊંધી થઈ જાય કોઈ એટલે એમને પૂછીને કરવું અમારી આજ્ઞાની સમજ ને તમારે ઠપકો આપો તેમને પૂછીને કરવો તેડે બરાબર પૂછીએ સમજાય વાત છે રોજ તમારે એવો ને કચકચ કરવા મળી એટલે બહુ સમજી જાય એમની જો ભીડ નહીં પડે આપણે બરાબર ખાવાનું કચકચ કરવા મળી ખાવું કચકચ કરવા મળીએ એટલે બહુ સમજી જાય ને ન્યુઆરિટી પડે બરાબર જય રમાય રમાલ વડતી તારે રમાલ વડો છે જે આનંદ ના થાય ને બરાબર એ આનંદ છે પણ એના પેલો દાદા પ્રાપ્ત કરવો છે એ જ આનંદ પ્રાપ્ત કરવો છે પણ આવું કરી દેજો કહ્યું ને રોજ રોજ બબે ચાર વખત ટપકો આપી દેજો બરાબર શરૂ કરી દઈએ બાથરૂમ માં કેવું જાતે સારા કમ તમે થોડા ના આગા કે હું વાંધો આપનું કોઈ વંદનાર અમે સરળ રસા બતાવી ગયા બરાબર અમે બધે કે બધું પ્યાસું એટલે ચારે પ્યાસ માટી પથ્થર બધું જુદું હોય ને રાઈટ રાઈટ અમુક માટે પાણી પીએ અમુક માટે ના પીએ ટીકડી માટે ટીકડી માટે શું પુષ્પા મનમાં છે હું સમજણ બધા સમજે છે કે હતો ને એ બોલવું પછી એ બોલવું ખોરાક ના આપે સમજે ના પડે ખરી જાય જગ્યા છોડી દે એ બરોબર છે પણ આપડે વળવું પણ આટલો બધો રોપ ન રાખો રોપ કાઢી નાખો સચી રહ્યા ને માર ખાય મરી જાય હું તો આઈજર બારી છે કશો ગોવાની ભડકાની અથવા પલંગ માં લોકો આઠ લોકો ટેવ પાડી ભય ફૂલે પડાય નહીં કશું પગ ભાગે નહીં તમે કીધું ચાર લઘુત્તમ શીખવાડી કરું કે શું તમે કહેતા ફરી આવું ને તે પેલા તારું કઈ નાખો આશીર્વાદ હા અરે થઈ જાય <laughs> નક્કી કર્યું નક્કી તારે ઘેર દરમિયો જઈને તો ફાધર ડોક્ટર શિવ પાડી જઈ જોઈ રહ્યું પડવા દીધી તો પાંચસો ના ચાલે પછી ખેવું પણ વળવું પડે વળવું પડે <laughs> વળવું પડે <laughs> શીખી બધા બેસાડી દીધી સમજ પાડવા માંગીએ મેં નથી કીધું તું મારું સમજ પાડવાનું બેસતી બધા મને મારી ને સમજણ પાડવાનું કે છે એમ કે છે એ બધું એ પાસે ક્યાં આમાં ઉતર્યા બુદ્ધિ ના ગોખલા ઉતર્યા બુદ્ધિ ના ગોખલા એવું તરત પકડાઈ જાય છે એવું પકડી નઈ ઉતરવા મેં દાખલો આવ્યો એટલે તમારે ઉતર એમ કેવું કે આ બધો ઉપદેશ આ બધો તમારા મનમાં શું મનમાં સમજ્યા છે બહુ માણસ એમ બીજા બધા લખંડમાં નહીં સોંટતો કહે એમ કરીને વહીએ અને પાછું અમે બારે બોલીએ પછી હું એને સમજણ પાડું છું એને સારી સમજણ પડે એવું બોલાવે વ્યવહારમાં ખબર ને એક એક બાજુ નહીં કહી નાખો નહીં તો વ્યવહાર બંધ થઈ જાય હા સાયકલ અવરી ચાલે રીસાવા માંડે દાદા રિસાવા માંડે પછી હા હા તો આપડે ખોંગી જાહેર કર્યું હવે ખાનગી કેવી રીતે થાય ગઈ છે જાહેર કીધું ને તમારે વડવું પૂછવા બેન ને કે હું સમજી ગયા છે એટલે અત્યારે જાહેર માં વાત થઈ ને પણ ત્યાં ચીકુ વળી તે લોકો જોવાના છે અને બહુ ડિપ્રેશન આવતા બધા ચાલવું પડે એમ શું ડિપ્રેશન માં આવ્યા તો ચાલવું પડે આવા માણસ ને સરસ દાદા ક્યાંથી મળે તમને ના કેવા ગુણ છે એવું થયું સમજાયું એની બહુ જરૂર પડશે એની બહુ જરૂર પડશે કે ડિપ્રેશન બહુ આવી જાય છે નહીં ડિપ્રેશન આવે ને ડિપ્રેશન આવી જાય બરાબર ઘણા ડિપ્રેશન આવી જાય ઘણા માણસ ડિપ્રેશન આવી જાય એટલે અમે કહીએ ને ભાઈ વડવું હોય તો અમે ફૂકીને વળજો ત્યાર પછી ડિપ્રેશન હોય છે પણ તે વખતે જો તે જાગૃતિ હોય કે ડિપ્રેશન આવે એટલે હું નહીં તો વાંધો ના આવે તમારા જ્ઞાન ની સમજ સિવાય તો એ તો ખોટો કેવાય ખોટું અત્યારે થયું ને જય સત્યરામ સત્યરામ સત્યરામ લઘુ તો કોઈ શીખવાયું દાદા આ વસ્તુ રહેવામાં ઉદયકર્મ નો કેટલો ભાગ છે અહંકાર આ રીતે આજે તમે કીધું ને કે સમજી લો પણ એ નહી સમજતા સમજતામાં ઉદયકર્મ અહંકાર ને કેટલું પોષણ આપેલું કે જે ત્યાં થઈ શકતું નતું દવા જાણતા જ ટાઈમે દવા મળી જ જાય જો આટલા વખતે આવું આવું કોઈ દવા નહીં હાલી કારણ ટાઈમ લાગી ગયો છે હવે આપડે ત્યાંથી બઉ બધું વિચાર બુદ્ધિ એનો એ દલીલો કરે જે દલીલો દલીલો કરે ને એમના બુદ્ધિ બરાબર તને હાવ હાસી વાતો કરે દલીલ કરે આપડા લોકો વકીલાત કરે છે એવું કે આપડે વકીલાત વકીલાત કરે મીરાનું સ્વરૂપ જોયું તમે તમને એમ લાગે નાક હાફ ડોલે એમ ડોલે મેં જોયું હતું કામ કરીને સવારે સભારમન કામ હા લાભ કરવાનો ઈચ્છા બરાબર કોકનું આવું કેમ કોકનું આવું કેમ આવું કેમ મેં જોયું તું દાદા હું જોતો હતો જે રીતે કરતી ખબર પડી જાય દરેક ને પોતપોતાનું ખબર પડે જ છે દાદા છૂટું હોય છે પડે જ છે પડે ખરું આવો ઉપાય જાણે આવો ઉપાય નહીં ખબર પડે દાદા ઉપાય તેથી બતાવીએ પોતાને ખબર તો પડે એ ખાલું ખટકાય કેમ બરાબર <laughs> બરાબર સાચી ખટકાય કેમ અને મારું કેમ સરસ છે એમ નહીં ખબર નહીં આ જયારે કહું ત્યારે ખચકાતા વાળાને લઘુત્તમ થયો કે પ્યોર થઈ ગયો બરાબર સંપૂર્ણ પ્યોર પ્યોર થવા મળ્યા જ છે જેટલો પ્યાર થયો એટલો લઘુત્તમ થઈ ગયો એટલો પ્યાર દાદા હવે પ્રતિથિ ને શ્રદ્ધા બેસવા માંડી દાદા કારણ કે અનુભવ માં આવે એટલે બીજો અનુભવ એ બીજો અનુભવ એ પણ રહે છે કે હું કોઈ વસ્તુનો કરતા નથી બધું થઈ રહ્યું છે એ જોઈ શકાય છે કે બહારની દુનિયા જે ચાલે છે એટલે પોતાની દુનિયા પણ એ પણ હું નથી ચલાવતો અને બહારથી ચાલી રહી છે એનો બી અનુભવ થાય છે હા એવું પણ એ બધો અનુભવ થઈ ગયા બધા બરાબર છે હવે પણ હજુ આ બુદ્ધિ આપણને એડવાન્સ થવાની હતી બરાબર છે મારા સ્કૂલ માં તારી જોડે બે બહેન એના કરતા દાદા જ્ઞાન માં તો શાંતિ થાય થોડી ઘણી શાંતિ જ્ઞાન થી થઈ રહી ડિપ્રેશન ના કરી નાખ્યું પછી એ બાજુ ડિપ્રેશન થાય તમે આજ્ઞા આપી ને એને ઠપકો આપી જુઓ ડિપ્રેશન વાળા એટલે બંધ કરી દે પાછું નવી જાતનો ઠપકો આપો અંદર જોતા રહ્યું આપો આપડે ઓર્ગેનાઇઝર છીએ આવતું ઓર્ગેનાઇઝ એ આપણું કામ નવીનભાઈ પૂછે છે બુદ્ધિ ને કેમ કેમ બંધ કરવી એવો ડખો કર્યા કરે છે કે બુદ્ધિ નો બુદ્ધિ ઉપર આધાર છે બધા બરાબર જ્ઞાન લયા પછી બુદ્ધિ પર આધાર રહ્યો નહીં બરાબર હજુ લગન શીખ્યા જ નથી લગો તમે આ તો બુદ્ધિ થી બુદ્ધિ હંમેશા સંસાર માંથી બહાર નીકળવા દે એમના બુદ્ધિ તો શું ઓછું છે તારું બધું કરી આપવું તેના પર તારો બળાપો અમને ગમતો નથી બધું હોય પણ અમારો બળાપો ગમતો નથી એટલે પછી પ્રજ્ઞા શું કે મોક્ષે લઈ જવા માટે જ નિરંતર આપણને માથાકૂટ કર્યા કરે છે બેનું ઘર સંચાર્યા કરે અંદર અંદર બેનું ઘર સંચાર્યા કરે તેમાં કેટલી ગયા બુદ્ધિ જીતી જાય કેટલી ગયા પ્રજ્ઞા જીતી દાદા અમારા લોકો ની પ્રજ્ઞા જીતી ગઈ કેવાય અમને જે તમારા માટે અમુક બાબત પ્રજ્ઞા જીતે ને તો બુદ્ધિ આ લખો કરે ને બુદ્ધિ ઓછી થઈ જાય બાકી પાસે આવીને એટલીસ્ટ દાદામાં શ્રદ્ધા થઈ કારણ લોકો આવીને જતા રહે શશિકાંતભાઈ પૂછે છે કે કયા કારણથી કોઈ વખત પ્રજ્ઞા જીતી જાય અને કોઈ વખત બુદ્ધિ જીતી જાય કોઈ વખત બુદ્ધિ બુદ્ધિ જીતી જાય તો કોઈ વખત પ્રજ્ઞા જીતી જાય કયા કારણથી આપણું આપણા મનમાં એમ લાગે છે કે આ બુદ્ધિ લીધે બધા આમ ફાઈ ગયો છું બરાબર મિલે ફાયર મારે ખોટ જોઈ નફો જોઈતો નહીં મારતું નમસ્કાર છે તમે તું કહું એટલો તારો ઉપકાર છે પણ મને છોડી કે બા આટલા બધા ઘર છે મને શું કહે બુદ્ધિ નો સ્વભાવ ઇમોશનલ કરવો એ સવાલો ઇમોશન માં રહેવા ના તે કોઈ દાડો ટ્રેન ઇમોશનલ થાય શું થાય ચાલે એટલે ઇમોશનલ ઘણા જીવો ભરી જાય એની હિંસા થાય બધી બરાબર બુદ્ધિ નો સ્વભાવ ઇમોશનલ હોય તમે સમજાય એ મસલો તમે જે ઇમોશનલી વાત કરી તો મા બાપ ને બાળક પ્રત્યેનો જે પ્રેમ કે જે લાગણી થાય છે મા બાપ નો બાળકો પ્રત્યેની લાગણી દર્શાવે છે મા બાપ ને મા બાપ પોતાના બાળકો માટે જે રીતે લાગણી વર્તાવે છે તો ઘણી વખત લાગણી પોતાના છોકરા શું કરે છે પ્રેમ લાગણી બતાવે ને તો ઘણી વખત એવું લાગે છે કે ખુબ બતાવતા હોય છે એ ઇમોશનલ છે બધું ઓછી બનાવનારા ઇમોશનલ કહેવાય ઓછી વાળા બી ઇમોશનલ હા નોર્મલ જોઈએ નોર્મલ એટલે બનાવટ ખાલી ડ્રામે થઈ ડ્રામા ની સ્ત્રી જોડે ડ્રામા કરવાનો લોકો એમ સમજે કે ઇતિહાસ ભૂલ નથી કરી બહાર નીકળશે તે કે છે એને આપણે કઈ ખેર મારી જોડે તો ના આવે તો ડ્રામા પૂરતો જ હતો બહાર ભાઈ કઈ હાર મારી જોડે આવે ના આવે સમજાય સમજાય મને તો આગળ ગમતું નથી એમ કેતો નઈ પરદેશી પણ થવા મને ગમે નઈ બાને સાચવી લાગે હે બાને સાચી લાગે હા નહી અંદર ના આવવા દઈએ બહાર બહાર સાચું હોય અંદર અડવા ના દઈએ ખેતર માં જઈ નહીં પણ વ્યવહાર પૂરતો હશે બહાર નો બહાર તમે ધન નહીં કર્યો તમારે અંબાલ ભાઈ જોડે સંબંધ મારી જોડે નહીં ને નાટક જ લગ્ન હોય ત્યાં જઈએ ખરા વચ્ચે ઇન્ડિયા બંધ કરેલું કે ભાઈ લગ્ન માં જતા નથી દાદા એમ શું કારણ જતો હતો નહી તમે અમારી પટેલ કોમ ને બધી ક્ષત્રિય કોમ તે બોલે તે ભાષા ખરાબ હોય તો આગળ બધા પાંચ હજાર માં ભેગું થયેલું હોય તો આગળ લોકો મને દર્શન કરવા આવે બિચારા જેટલા ભાગ આમ નહીં કરી જાય તેમાં પાછા મેં કેટલાક આ મોટા ભગવાન થી બધા અંદર અંદર નહીં અંદર પડે ને અંદર રોડે પણ બોલે બોલે અંદર પહેણે પધરો મળે એથી દોષ બંધાય એટલે મેં હું મેં કહી દીધું લોકોને કે ભાઈ લોકોને દોષ બંધાય છે એટલે આવે અમારા ગામના લોકો એક માન્યું બોલશું નહીં અક્ષરે બોલે નહીં મને શું શું કરી નાખે ગરીબો આટલા બધા છે માટે કશું બોલશું નહીં બા સિદ્ધિઓ છે બધા એટલે ભાઈ ના મારે હવે આપડે આવું કરીએ રાહિત આવે અને આપણા નિમિત્તે એવું ના હોવું જોઈએ બને એટલું ઓછું કરવું બરાબર સમજાય તમને વાત ગમી કે અને સુખ વધે બધું બરાબર નથી સુખ નો ભંડાર બરાબર શશિકાંતભાઈ કે છે કે આવતી વખતે આવો તારે બધાને ડિપ્લોમા ડિપ્લોમા આપજો જેથી ખબર પડે કે કોને થયું કોને નથી થયું છે બરાબર બધા ધાર્યું જ નથી હું કઈ તો છું તો ખરો ને પણ આ બધા જ પણ એ તો સંસાર વ્યવહારમાં ચાલ્યું હવે અહીં પણ એવું કરવું છે ના થાય અને ઉંમર લાખ હોય તો પણ ઉંમર લીધી રહ્યા સારી વાત કરો તમે હવે આપણે મોક્ષ જવાની વાતો કરીએ બરાબર અને એક બધું આ કહીએ કે બધું પરણવું પડશે ને એટલે મેં તને સમજાય થોડું બરાબર છે દાદા કૃપાઉદેવ પણ એટલે કહેતા કે કોઈ બહાર જણાવશો નહીં કારણ કે એ લોકો જાણશે નહીં અને બોલશે તો કે એ લોકોને પાપ બંધાશે હજી તમે જે વાત કરી એવી વાત થઈ ને કે એમને ઉઘાડા ના પાડશો કારણ કે આ કાળમાં એમને જાણી શકવા માણસો ઓછા છે અને નહીં સમજવાથી એમની વિરાધના થશે અને બીજા જીવો પાપ માનશે તમે હમણાં જે વાત કરી સમજણ પડી સમજણ પડી શું કે એમ કે કૃપા ઉઘાડા ના પાડશો લોકો લોકો વિરાધક લોકો છે એટલે કે ખરાબ કર્મ બાંધશે એટલે લોકો નો સ્વભાવ આતા વિરાધક છે એટલે તેથી અમે બહાર જઈએ એટલે ગુપ્ત રાખીએ એનું કારણ છે પાંચમા જીવો બધા વિરાય છે જીવડા જય સત્સંગ કઈ રીતે કરવો એ કરજે. અમે કઈ પૂછ્યું છે દાદા પેલો આપણે પૂછ- હા, પુષ્પાનું પૂછો બધા ને તારે. અને પાણી દે છે. પુષ્પા, પેલો નહીં, પુષ્પા. શું ઇમોશન ની અંદર emotional થાય ત્યારે બધા જ કસાય થાય છે કે એટલું ક્રોધ જ થાય ક્રોધ, માન, માયા, લોભ બધા જ કસાય emotion ના આધારે થાય. પ્રકૃતિ ઉપર આધાર રાખીને માણસ ઇમોશનલ થાય ત્યારે ક્રોધ એકલો જ દોષ થાય છે કે ક્રોધ માન માયા લોભ બધા જ દોષ થતા હોય છે માણસ ઇમોશનલ થાય ત્યારે શું થાય ત્યારે ક્રોધ એકલો જ દોષ થતો હોય છે કે બીજા બધા દોષ સાથે થતા હોય બધા બધા ઇમોશનલ ક્રોધ થી થતો નથી બુદ્ધિ થાય છે થયા પછી થયા પછી. થઈ જાય. ક્રોધ થી એકલા જ થતો નથી બુદ્ધિ થી થાય છે બરાબર આપ આપ પૂછ્યું હા I'll- I'll do that. the time of birth, where the life comes from, and at the time of death, where does it go back? એમનો પ્રશ્ન છે કે જયારે જન્મ થાય છે ત્યારે લાઈફ ક્યાંથી આવે છે અને મરણ થાય છે ત્યારે ક્યાં જાય છે પાછું બીજી જગ્યાએ છૂટી આવે છે સંસાર અવસ્થામાં જ રહે છે કોઈક પ્રેતીઓની ને ફક્ત વરદારો બે વરદારો ફર્યા કરે અસુલ થઈ ના ફર્યા બીજી છૂટો ચોથી મળ્યો એ છે ને પાછો Immediately takes another birth. Pardon? Immediately that soul takes another birth. After death? a, uh, uh, after death, new life starts. At the same time, immediately. No, where does it go? It goes somewhere else. And some other no, from this body, it goes to another body. Another body. Mm. Same thing at the time of birth, where does it come Yeah, it comes from another body to this body. And only uh, exceptionally there are certain uh, souls which do not get this body, body <laughs> so they wander here and uh, there. Pretatma, we call like that. That, that for, for some, some... મનુષ્યપણામાં આવ્યો એટલે ટેસ્ટ એક્ઝામિનેશન માં આવ્યો ટેસ્ટ એક્ઝામિનેશન પાછળ જાત રહી એટલે માનવતા કરી માનવતા તો સર્જન થયો દૈવી ગુણ ઉત્પન્ન થયો દેવ થયો રાક્ષસી વૃત્તિ થઈ લોકોને અનર્થ કોઈને ફાયદો ના થતો થોડા અહંકાર ને પોષવા માટે ગામ નો ગંબાવી મળે ઇટર ની ભેટ તો એ નરગતિ બધા ને એમને ગુજરાતી નથી સમજાતું ગુજરાતી નથી સમજાતું ભાઈ સમજાવ સમજાવ એમનો બીજો સવાલ છે કે આ કેલિફોર્નિયામાં પેપરમાં અર્થક્વેક ના ન્યૂઝ બહુ આવે છે કે ગમે ત્યારે અર્થક્વેક થશે અહીંયા અર્થક્વેક ધરતીકંપ થશે કે છે દરરોજ પેપરમાં આયા કરે છે પેપર વાંચવા થશે આપડે તો થઈ જવું Is nothing is going to happen. I mean, the even if it happens, it may not, you may not get involved. કયા ભાગમાં થશે શું ખબર How do you know? I mean, is this how it's going to fall? કશું થવાનું નથી Nothing. અને જેમ દાદા મળે એને કશું ના થાય શું? તમારે નિર્ભય રહેવું Right. Expect nothing is going to happen. કોઈનું ભવિષ્ય માનવું નહીં કોઈ ભવિષ્ય વાત કરે ને માનવી નહીં આપણે ભવિષ્ય કોઈ બીજું જાણતું જ નથી વ્યવસ્થિત જાણે છે બીજું કોઈ જાણતું જરૂર છે આપણે એ ડૂબે કરે આપડે શું જરૂર ત્યારે તમે કયા દેશ માં હોય બરાબર ચાર દાડો શિકાગો ગયા હોય જ ગણતા નહીં સાયન્ટિસ્ટ પોતે જ ગણે એમને એમની બહુ જોડે કેમ વર્તું તે જ આવડતું દરેક ને ગીત હોય at home. દરેક ની ગીત હોય એટલું એટલું સમજેલું જગત ને હેલ્પ કરી જતો રહે બિચારો That's the બીજા સમજે ના હોય No, with his limited knowledge, he can help. That's what he's saying. You know, with his background, he can say. But there's no no definitive about this, particularly in earthquake situation. ये दुनिया से दस बार प्रिडिक्ट हो चुका है अभी कुछ હા દાદા શું છે કોણ છે હા. હા. તે દુનિયાની દ્રષ્ટિએ દાખલો આપીને સમજાવો સારું ખરાબ છે હા દરેક ની પોતાની દ્રષ્ટિએ છે પોતાની દ્રષ્ટિએ અત્યારે તમને મને તાર મંગસાર આપે હું ના લઉં મુસલમાન આપે તો ખુશી થઈને લે બરાબર અને મને સો રૂપિયા આવે તો ના કરું એ પોતાની દ્રષ્ટિ બરાબર કોઈ જલેબી ભાવતી અને કોઈ ના ભાવતી કોઈને પારસણ ગમતી હોય અને કોઈને બ્રાહ્મણ ની ગમતી હોય જોમાય બદલા વિચાર સુરાવાય બરાબર પોળીતેમાં સાઉન્ડ આવી રાખી બદલ વિચાર સુરાવાય અને બધાય વિચારને જાણી દેને રાજી કુછ એ દર્શાય એક્ઞાની What he said, that person who is adjusting to all kinds of, you know, views and adjust his life. That's jnani. That means he accommodates everybody. ના પણ દોષી જોતા નથી માટે પણ હી એક્સેપ્ટ ને જેમ દાખલો આપ્યો કે મુસલમાન ને મીટ આપો તો દાદા આમનો પ્રશ્ન એવો છે કે સારા કે ખરાબ કાર્ય કર્મો છે જેના થકી બીજી બીજી યોનિઓમાં એમને કર્મની એને સિદ્ધાંતથી ગતિ મળે તો એ નક્કી કોણ કરે કે આ તિરેજ ગતિમાં જવાનો કે આ દેવ ગતિમાં જવાનો આપણે તો માણસો માણસોની રીતે જુદા જુદા કર્મોથી જુદી જુદી એ માન્યતાઓની લીધે એમ માનીએ તો એમનો સવાલ એ છે કે એ નક્કી કોણ કરે કે આ સારું કાર્ય કહેવાય અને આ ખરાબ કાર્ય કહેવાય કે જેના થકી ગતિ મળે આપણે ચોરી કરીએ કોક ને આપણને પૈસા મળી ગયા આનંદ થાય પણ આપણે ચોરી જાય તો દુઃખ થાય કે આપણું ચોરી જાય શું થાય દુઃખ થાય તો પછી આપણને જે દુઃખ થાય છે એ નક્કી કરવાનું કે આપણને જે દુઃખ થાય છે પેલા દુઃખ થાય ના પડી આપડે કોઈ સ્ત્રીને કોઈ છોકરી સારી હોય એને જોઈને આપણી દ્રષ્ટિ બગડે આપણે વિચાર આપવો જોઈએ કે મારી મારી દીકરી બધી છે પણ અજાય છે તેને બધું દ્રષ્ટિ બગડે તો કેવું લાગે તને મારું મગજ ખસી જાય શાકભાઈ રાવે વાંચલો ચાલ ને રસ્તામાં પાંચ હજાર નું પાકીટ મળ્યું તમને કોઈનું ખોઈ ગયેલું તમને મળ્યું તમારે મનમાં આનંદ થાય કે આજ પાંચ હજાર કમાય આપણે કોઈ કોઈને માગ્યા નથી લીધા નથી મારા પ્રારંભ ના ખેલ છે મને મળી ગયું એ ખોટો આનંદ મનમાં વિચારવું જોઈએ કે મારા ખોઈ ગયા ત્યારે મનમાં એમ લાગતું કોઈ આપી જાય સારું તે આપણે તરત જ છે નક્કી કરવું જોઈએ કે તને કોણ છે બરોબર છે બરાબર છે એક્સપિરિયન્સ કરતી આપણે સુખ કોકનું સુખ પડાવી દઈએ આપણે લોકો એના સુખ માં હોય તેનું સુખ આપણે પડાવી લઈએ તો એ પાછળતા કહેવાય એનું એનું મારું મારું શું કહ્યું એ સજનતા કહેવાય શું કહ્યું અને તમારું સુખ બીજાને તમે આપી દો બીજાને ઓછું સુખ દુઃખ હોય બીજાને તો તમારું સુખ હોય પોતાને તે તમારે જરૂરિયાત પૂરતું જ હોય બરાબર પણ તમારું સુખ હોય તેમાંથી તમે મનમાં એમ થાય કે બધા દુઃખી છે ભલે હું થોડું વેચી લઈશ પોતાનું સુખ બીજાને આપી દે એ સુપર હ્યુમન કહેવાય શું કહેવાય અને સુપર હ્યુમન થયો એટલે દેવગતિ મળે સુપર હ્યુમન થયો એટલે દેવગતિ મળે સમજાય દઈ ને કેટલા હોય છે પાટીદાર જ્ઞાતિમાં કેટલા હોય છે આપણું સુખ બીજાને આપી દેવા બહુ ઓછા કે છે ના પણ એટલા છે આગળ પચાસ ટકા હોય છે બધા લઈ લેવા પડે બાપે છોકરા પણ લઈ લેવા પડે બાપે જોણે કે છોકરો ક્યારે મને આપે બધા લઈ લેવા પડે શું એટલે મને મારા ફ્રેન્ડ સર્કલ પહેલાથી કે બાઈ મરે કે ભાઈ તમે સુપર સુપર માણસ મને સુખ ના પડે નહોતો ને તમને બધા થવું તમે છે સમજાય ને તમને બે વ્યાખ્યા કરી બરાબર છે બરાબર છે મારો ધર્મ કેવો કે દરેક વાતમાં આપણા પર લેવું કે હું લોકોને છેતરું તો ફાયદો થતો હોય હું લોક લોકમાં છેતર શું થાય મને શું થાય એવું લીધું કે છે એનું માપ મંદિર માં જાવ ના જાય ને કઈ જરૂરિયાત નહીં આટલું આટલી આજ્ઞા પાડે ને બરાબર બાકી આખું જગત પૈસા કમાવા માટે જે કરી રહ્યા છે ને એ બધા પોતાનો કોટા તો છે બીજા લોકોનો કોટા લઈ લેવો એટલે બધું પાછો ભણી ગયું સારી રીતે સાથે પછી બની જઈ રહી છે